नमो हरिहन्ताय नमो सिद्धाणम् नमो सिद्धाय નમો હરિહંતા નમો હરિહંતા નમો સિદ્ધારમ નમો સિદ્ધારમ वज्जायाणं नमो वज्जायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं आयसो पञ्चण मुक्कारो आयसो पञ्चण मुक्कारो तपावप्पणासन तपावप्पणासन मङ्गलानं च सवेसि मङ्गलानं च सवेसि परं सवै मङ्गलं परं सवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દાદા ભગવાન સાક્ષી દાદા ભગવાન સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે તીર્થંકર ભગવાન શ્રી શ્રીમંદ સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર પ્રત્યક્ષ દાદા ભગવાન ને સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે તે શંકર ભગવાન શ્રી શ્રીમંત સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પ્રત્યક્ષ દાદા ભગવાન સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તે શંકર ભગવાન શ્રી શ્રીમંદ સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો શ્રી ભગવાન શ્રી શ્રીમંદ સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર પ્રત્યક્ષારા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા અન્ય ક્ષેત્રોમાં વિચરતા उच्च परमेश थी भगवंतों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करते हैं प्रत्यक्ष तारा भगवान ने साक्षी वर्तमान महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंत परमेश भगवंतों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करते हैं प्रत्यक्ष दादा भगवान ने साक्षी वर्तमान महाविदे क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता ओम परमेश भगवंतो ने अत्यंत भक्ति पूर्वक नमस्कार कर प्रत्यक्ष दादा भगवान ने साक्षी प्रत्यक्ष दादा વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાં તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો પ્રત્યક્ષાડા ભગવાન ને સાક્ષી વર્તમાને મહાવીરે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો પ્રત્યક્ષ દાદા ભગવાન ને સાક્ષી વર્તમાન મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન નમા તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર મહાવીર શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું મહાવીર શાસન દેવ દેવીઓ ને અત્યંત ભક્તિપૂર્વક વિતરાગી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું વર્તમાને ભરત ક્ષેત્રે વિચરતા દાદા ભગવાન ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું દાદા ભગવાનના પાણી અડાડ સૌ જ્ઞાનીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે ભગવત સ્વરૂપે દર્શન એ કેવળ દર્શન છે ભગવત સ્વરૂપે દર્શન દર્શન છે રિયલ દર્શન એ કેવળ દર્શન છે ભગવત સ્વરૂપે રાધા ગુરુ પાદ ધારા ફેરે सुधार भावना भय भागे सद गुरु पद दृढ़ तल परे महान भावना एक अखण्डित वासु मारे विकल्पने ने नहीं पांदा भवनों भय धागे प्रमाण नयमि से पए रे जी जान सुदी ભાવનો ભાય ભાંગે પ્રમાણ નયની રે જ્યાં સુધી જીવ અશુદ્ધ ભવનો ભય ભાંગે એક અભેદ સ્વરૂપે દિશે રે દશાલ હે જ્યાં શુદ્ધ ભવનો ભય એક અભેદ સ્વરૂપે દિશે રે દશાલ હે જ્યાં શુદ્ધ ભવનો ભય ભાંગે ભ્રાંતિ તધીને દેખતા રે એક નિત્ય દ્રોપ ભવનો ભય ભાંગે ભ્રાંતિ તધીને દેખતા રે एक नित्यचिद्रूप भवनो भयभाङ्गे निश्चय फिर वार फिर ज्ञानादिक स्वरूप भवनो भयभाङ्गे निश्चय फिर वहार धीरे ज्ञानादिक स्वरूप भवनो भयभाङ्गे અજ એક તેરે સર્વ ઉપાધિ રહી ભવન ભય ભાગે પરમ શાંત અજ એક તેરે સર્વ ઉપાધિ રહી ભવનો ભય ભાગે આત્મા તારી આત્મભેદ te दर्शन ज्ञान सुखरे ते रूप ज्योति अपार એટલે કોકે પેલું તમે બોલેલા પછી અમે કવિએ ગાયું ગાયું આમાં મોક્ષ મળતો તો તારો કાઈ જાણી અમારી ભાવના જતી જગત અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત ભોગને કાજે રાજી ગુજી તમે જાઓ એવો પડે નહીં બધા શોધખોળ કરી કાઢી કે આ બધું હોય ને છતાં મોક્ષ થાય શું કહ્યું અમે ખુદ મોક્ષ વ્યવસ્થિત શોધને કાઢે અબજવર છો જે ગુપ્ત લાખ કચા નીકળતા તમારી પૂર્વે કરું છું હું જે ભ્રાંતિ સમજની ઊંટી સમજણથી ડૂબી ભાવમાંથી સતત્વ સંમેલન મિલનમાં ભૂક વિસર્જન પ્રતિષ્ઠિત આત્મા કરતા પદે બેસી કરે સર્જન પ્રતિષ્ઠિતાત્મા પદ ઉપર બેસીને સર્જન કરે છે કે હું કરું છું અને પછી વિસર્જન કોના હાથમાં હતા વ્યવસ્થિત હતા થાય ખરો ખાતે ખરો લાવી ચીર ખાઈ ગયો પછી કે પાવી થઈ ગયું વિસર્જન તો હાથમાં નથી પછી કદાચ નહીં થાય શું કહ્યું પ્રયોગે કરતા પદનું ભાન પ્રયોગી સ્વરૂપે સ્વરૂપે વિભ્રાંત સ્વયંભુ યાદ સર્વજ્ઞ અકર્તા પદથી બે નિજગણ કરે છે કોણ એ સંમદે સૌકલે કાયમી કોયડો વર્લ્ડમાં કોઈ માણસ એમ કે આ કોણ કરી રહ્યું છે જો ઉકળે કાયમી પડ્યો ઉકળે પછી રજની છે રજની જયા લાખો માણસ હોય તો પણ આ કરે છે કોણ એ સમજમાં અત્યારે ના આવે ભટકાત કરે લોકોને ભટકાઈ મારે આ કોણ કરે છે એ જડવું મુશ્કેલ છે જ્ઞાની પુરુષ છે બીજા કોઈ કામ શું કહ્યું અને જ્ઞાની પુરુષ આ રહેવાના માણસો નહીં રહેવાના માણસો તે હું કરું છું એ જ પણ હોય અક્રમ જ્ઞાની એમ કે આ કરતો કરતા બીજો છે તું નથી આ ભગવાન એ કરતા નથી કોઈ કરતા નથી એ ત્યારે જ્ઞાની સમજ પાડે કરે તે કોણ એ સમજે સૌ કલે કાયમી કોયરો કરામત ભૂતગલની બારી સ્વાભાવિક જ્ઞાન ને પ્રેરો અતિ મુશ્કેલ સમજાવો વિના કરગ્નની કૃપા કરગ્નની કૃપા સિવાય અમારે અક્ષરે સમજણ ના પડે અનંત સૌથી ભટકે તો ભટક્યા હંકા લઈને ફર્યા કરે શું સર ને સમજાયું પીડયા મોક્ષ સુખ સંપદા ઘર ને સજસ થયું કેવું ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું શું કે છે ખૂણે સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભુ શું કે સમજાયું ખૂણા ખૂણા આખા બ્રહ્માંડ જોઈને તમને કઉ છું કે નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ થયું જોઈને બોલ થયું નથી આ થયા કરે સ્વયંભૂ થયા કરે ના થાય ના થયા કરે આદિવાદી ના હોય જગતમાં મૂળ હું પરસમ જીનેશ્વરી મૂર્તયાક્રમ પહોંચ્યું આજે છે વિક્રમ હા ત્રણ વિક્રમ સુધી પહોંચશે આખા દુનિયાની બુદ્ધિ ને ઠોકર મારી દે કોઈ પણ બુદ્ધિ આને સહેજ પણ હલાવી શકે એમ નથી એટલે હિન્દુસ્તાનમાં બધા બુદ્ધિ છે જાતિ જાતિ કરવા પડ્યા શું કહ્યું બુદ્ધિના આધાર પર બેઠો હું આ બુદ્ધિ રે બુદ્ધિ તારે તારી પાસે શું શક્તિ આવી ગઈ બુદ્ધિ કોણ નામ કહેવાય એ ઘરમાં બધો જ ના પડે એનું બુદ્ધિ કહેવાય ગુસ્સો ના આવે એનું બુદ્ધિ કહેવાય બુદ્ધિ થી એટલું બધું કામ થઈ શકે ધનસુખ ભાઈ અહીંયા આવો આગળ આવો બુદ્ધિ થી ક્રોધ માં ઠંડા પડી જાય શું થાય છે બુદ્ધિ છે કઈ જગ્યાએ અને બુદ્ધિ કેમ કે અનંતા યુગમાપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લેઆમ કહ્યું હું તારણ અદુર્લભુતમ જગત શું કેતો હરે કે કાન નહીં કર તે દોડે મનોરંજન यहाँ भर माड़ घन कर लुटा ભગવાન રૂપી ને સારી લખા હતી જય <laughs> ખરું ખરું ખરું નિરકીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાસને પૂતળી તે ભગવાન સમાન હાથ ગળા સંસારની રમણી નાયક રૂપ કે ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ એક ને જીતતા જીતો સૌ સંસાર નરપતિ જીતતા જીતીએ દપુરને અધિકાર વિષય રૂપયંકો દળે જ્ઞાન ને ધ્યાન લે સમદીરા પાન થી થાકે જમ જ્ઞાન ધ્યાન કરે કે બધું બધું જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય હતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જાય જલેબી ધ્યાન કરે એવું ના થાય આ યોની વિષયનું પાન કરી તમે મહાવીર રામ ભારત કહો મહાવીર રામ સદા કંપાવજો કંપાવજો રે સિંહના સંતાનને રે શિયાળ શું કરનાર છે મરણાંત સંકટ માં તે ઠેક ના ધરનાર છે તે દરકાર જો કાયા સમજાય તો જો સમજાય તો કુળવંત કુળવત ના તદે શું સિંહ તરણા ખાય જો સર્વજ્ઞ ની સમજણ ગ્રહે તે મરણ ને સામે ગણે ક્ષત્રિય જો વિરહાક સુણે તો ઢરે ઢટતે રણે ઢટતે રણે નિજ અમર આત્માને સ્મરીને નિજ અમર અમરતા વરતા ગણા અમરતા વરતા એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના હે હો વંદના સંગ્રામ આ સુરવીરનો સંગ્રામ આવ્યો અપૂર્વ દીપાવજો આવ્યો અપૂર્વ દીપાવજો કરતા ન પાથી પાણી ત્યાં દાદા ને પરખે ભાવજો દાદા ને સહનશીલતા ક્ષમા ધીરજ સમાધિ મરણમાં ધીરજ મિત્રો સમાન સહાય કરશે મિત્રો મન ધરો દાદા ચરણમાં મન ધરો દાદા ચરણમાં કેવળ અસંગત સાવરો પ્રતિબંધ સર્વે ટાળજો સ્વચ્છંદ થોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો સર્વમાં પ્રભુ ભાળજો દુશ્મન પ્રમાદ હરી હવે દુશ્મન પ્રમાદ હરી હવે જાગ્રત રહો જાગ્રત રહો જાગ્રત રહો જાગ્રત રહો દાદા શરણે હૃદય રાખી દાદા શરણે હૃદય રાખી અભય મક્તિ માં રહો અભય મક્તિ માં રહો ભારત તો અડતાલીસ સાલમાં એનો ભરો કેટલો થયો અડતાલીસ માં જય છવ્વીસ છવ્વીસ છવ્વીસ છવ્વીસ છવ્વીસ વર્ષ ઉપર આ પદ બોલ્યો હતો જ્ઞાન નતું થયેલું પણ આ પદ બોલ્યો હતો તારે લાઉડ સ્પીકર બહુ ભારે હતું કરી તો અત્યારે જે બોલાય છે ને એવું અત્યારે મશીન બધું ઘસાઈ ગયું છે મશીન ઘસાઈ ગયું મશીન ઘસાઈ ગયું તે તારે મારા મહાવીર ના સુરવીરતા રેલા જોઈએ બોલો યાર બનો ના કોઈ રીતે એ વાક્ય બોલો તો ને તે બે ટાઈમ એમાં દસ વાર બેઠા બે ટાઈમ માણસ મને કે રોજ ઊંઘમાંથી જાગી જાય કાયર બનવાના કોઈ કાયર બનવાના કોઈ નહીં સ્ટેપ ઊંચી થઈ જાય એવું બોલું ઊંચી થઈ જાય એવું બોલું આ તો બસી ઘરે ગઈ ને બધી બધી ઘસાઈ ગઈ છે નહીં ત્યાં મશીનરી હાઈ ક્લાસ હતી હા તો ઉકા પીધે થઈ ગઈ અહીં તો ઉકા શું કે છે યસ હા you will get here permanent truth real truth permanent truth These worldly things are all આ બધા ટ્રુથ temporary, no? ટેમ્પરરી છે કે These are all temporary truths, no? But no, nothing is permanent in this world. But if you want permanent thing, permanent truth, that you will get here only. જ્ઞાન જ્ઞાન એ કે છે એટલે જ્ઞાન એ જ પરમાનન્ટ ટ્રુથ છે કે અને આ બધા ટ્રુથ ટેમ્પરરી છે and this truth are all temporary truth relative truth છે આ રિયલ ટ્રુથ છે કે this are all relative truth and dhyan is real truth Who has created this world? True, true address of the creator is this world is real or illusion? Can we remain in real happiness? Unless, unless happiness is the real happiness. લખાવતો વાક્ય આટલો લખાવશો આમાંથી કયું વાક્ય પૂછવું છે કયા ભાઈ પૂછવું છે કઈ there is God. Where there is permanent light, there is God. Where there is obstructive light, that is energy. Even trees have got light. You cannot see that. There is light. એ કે છે કે આપણે રિયલ હેપીનેસ માં રહી શકીએ yes remain the real happiness is in your possession I have seen the real happiness is in your possession. Yes, I know. All this. કેવી રીતે રહી શકીએ Eh? રિયલ હેપીનેસ માં Come here ten times or twelve times. Hmm. Or forty-four hours. Twelve times or ten times, forty-four hours. is the puzzle itself. is the puzzle itself not created by God? There are 360 degrees viewpoint in this world. There are 360 degrees viewpoint in this world. There are 360 degrees viewpoint in this world. God is creator by God is creator by viewpoint not by fact. God is creator by viewpoint, not by fact. Those who believe, believe in rebirth are in 200 degrees viewpoint. Any kind of evidence cannot confuse me. I am the sole man in this world, universe, the sole man. Hmm. I am not this, I am not this, I am not this. I am not this fit. This speech is record only. Everybody speaks are all records. And you can get that record from that. is record. And they, are, they are going. I see, I see, I see. Only egoism. Or I am this egoism. I am not this. This is not mine. Only mine for dramatic mind, not permanent mind. Dramatic mind. Dramatic mind. This is dramatic mind, not mind, complete mind, real not mind. કેટલી પુણ્યતા ભાઈ જગી થઈ શાંતા બધા નહીં એટલે અમુક ખોટી જન્મી પુણ્ય જાગી તાર ભાઈ જગી થઈ within one hour I can understand all the America within one hour. I don't know English well. That is the true point. Jai Satchidanand. All એક લાખ રૂપિયા ખર્ચી સાથે અંગ્રેજી કરિયાલ ના નીકળશે તો આખું વર્લ્ડ નું સાયન્સ આખું વર્લ્ડ બધું અત્યારે શાંતિ થઈ જશે are relative and temporary adjustments are relative and temporary adjustments. All things you see are relative and temporary adjustments. All things you hear are relative and temporary adjustments. All things you taste are relative and temporary adjustments. All things you smell are relative and temporary adjustments. All, all things you બસ touch are relative and there is no permanent adjustment. If you can come to the real point, there is permanent adjustment. Come to the center of this, all 360 degrees, come to the center, there is મતભેદ નથી કશું નથી એક જ હાલી જાય એમની પુણે જોઈ દાદા એક કલાકમાં તો બોલું એટલું બધું કે આખું આવડું મોટું પુસ્તક થાય એમની પુણે you are Priscilla by your name not you are Priscilla Hmm. And what is, who are really, that you should realize here. You can realize. You must realize here. સમજ પડે છે ને શું કહે છે સમજાય છે Your Priscilla is correct by relative viewpoint. Priscilla is correct by relative viewpoint, not real viewpoint. You, you see only relative part, not real part. You, you cannot see real part in this body. You only can, you can see real relative part. She can see real part and relative part he can see real and relative. All these are real and relative. They can see. One relative part and one real part. Relative, all these are temporary adjustments. Real permanent adjustments. There is complete happiness, endless happiness. see who is smoking. You can see who is smoking. I can see. She can see who is smoking. Not I am smoking. All these are parts You say, these, these are my hands, these are my eyes, these are, this is my nose, my head. All these are parts of the body. समझ गया ना these are parts of the body not you you are the owner of these of these parts you are the owner of these parts you are the owner of these parts I am not owner of these parts. That's the only difference. That is the only difference. You are owner of these parts, body, name. I am not the owner of these parts, body, name, or anything. I am owner of this whole world. Not this body. Then he is not owner of any plot. He is owner of universe. One who can not be owner of his body or any plot can be owner of universe. You can also become owner of universe. He remains in eternal happiness.